ભગવદ ગીતા નો પાંચમા અધ્યાયનો ક્રમ ચાલી રહ્યો છે આપણને સંન્યાસીઓ ચોથા અધ્યાયમાં જ્ઞાન કર્મ સંન્યાસ યોગના નિરૂપણ પછી અર્જુનના મનમાં સ્પષ્ટતા નથી કે ભગવાન આખરે આનાથી આપણને શું સમજાવવા માંગે છે એટલે યોગ કે સંન્યાસ કે સંન્યાસમાં યોગ કે યોગમાં સંન્યાસ એ જાતની સ્પષ્ટતા ન થવાને કારણે અર્જુને પ્રશ્ન કર્યો કે બેમાંથી કોઈ એક નિશ્ચિત કરીને જણાવો એનું સમાધાન ભગવાન આપી રહ્યા હતા એ આપતા આરંભમાં ભગવાને એ સમજાવ્યું કે સાંખ્ય અને યોગ શબ્દમાં જેટલા અલગ જણાય છે એટલા બધા એ એકબીજાથી અલગ માર્ગો નથી કારણ કે જે ફલ સાંખ્ય માર્ગથી પ્રાપ્ત થાય છે એ એવી જાતનો મુક્તિ ફલ છે એ યોગ માર્ગથી પણ પ્રાપ્ત થાય છે એટલે હાલમાં જે પ્રકારનું સામ્ય છે એ દૃષ્ટિથી સાંખ્ય અને યોગ બંનેને એક સમજવા જોઈએ રહી વાત સાધનાની તો જે સાંખ્યનો માર્ગ કે સંન્યાસનો માર્ગ છે એ કઠિન છે એની તુલનામાં યોગ માર્ગ સરળ છે પણ સરળતાનો મતલબ પણ એટલું સરળ નથી કે કંઈ કરવું ન પડે કે કંઈ મૂકવું ન પડે એનો ઉપાય આખા યોગનું માર્ગનું નિરૂપણ બાવીસમાં શ્લોક સુધી એના સાધન અને અવાંતર ફલરૂપ જે અવસ્થા છે જીવન મુક્તિ જેવી એનું નિરૂપણ ભગવાન કરતા આવી રહ્યા છે જેમ આના પહેલા પણ અવારનવાર એ વાત મેં કહી છે કે સામાન્ય દ્રષ્ટિથી ભગવદ્ ગીતાના આ અધ્યાયોનો અર્થ જે અન્ય વ્યાખ્યાકારોએ કર્યો છે એમની સરખામણીમાં અમૃત તરંગીણી કારની દ્રષ્ટિ જરા ભિન્ન છે અને ભિન્ન હોવાનું કારણ એ છે કે અન્ય વ્યાખ્યાકારો અર્જુનના જે ભક્ત સ્વરૂપ છે એને લક્ષ્યમાં રાખ્યા વિના બહુ વ્યાપક અધિકારને લક્ષ્યમાં લઈને આનો અર્થ કરે છે એ અર્થ આમાંથી નથી નીકળતો અથવા એમનો અર્થ ખોટો છે એવો આશય નથી પરંતુ અર્જુનના અધિકારને લક્ષ્યમાં રાખીને પણ આનો અર્થ થવો જોઈતો હતો વિચાર આપવો જોઈતો હતો પરંતુ એ દ્રષ્ટિથી નિરૂપણ કોઈ પણ અન્ય વ્યાખ્યાકારોએ કર્યું નથી પણ જ્યારે શ્રી ગુસાઈજીએ ગીતા તાત્પર્ય ન્યાસાદેશ વિવરણ વગેરે ગ્રંથો પ્રકટ કર્યા અને એનાથી એક દ્રષ્ટિ આપી કે અર્જુનની પાત્રતા શું છે અને એમના અંતર્મનમાં આ યુદ્ધના અવસર ઉપર શું વાત ચાલી રહી છે એક ભક્ત હૃદય હોવાને કારણે અને ભગવાન કયા શબ્દમાં એ પોતાની જે વ્યથા છે અથવા પોતાની જે મૂંઝવણ છે એને વાચા આપી રહ્યા છે પણ ભીતર એમને કંઈક બીજી સમસ્યા નડી રહી છે તો જે રીતે અર્જુને પોતાના પ્રશ્નો પોતાના ભક્ત સ્વભાવ બહુ મુખરિત ન થાય એવી રીતે રજૂ કરી કે પ્રશ્નો મૂક્યા એ જ રીતે ભગવાને પણ જેને પરોક્ષવાદ કહેવાય એ પરોક્ષવાદથી અર્જુનના પ્રશ્નોના સમાધાન અહીંયા આપ્યા છે તો પરોક્ષવાદને જ આપણે લઈને ચાલીએ તો અન્ય જે ગીતાના વ્યાખ્યાકારો જે નિરૂપણ કરે છે એ નિરૂપણ યોગ્ય છે એમાં કંઈ સુધારવાનું ઉમેરવાનું રહેતું નથી પરંતુ એમાં છુપાયેલો જે ભક્તિમાર્ગી દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણને જો આપણે ધ્યાનમાં લેવું હોય તો આ વ્યાખ્યા વિના એ વાત સમજી શકવી મુશ્કેલ છે અને એ અર્જુનના અધિકારને લક્ષ્યમાં રાખીને જો આ વ્યાખ્યા આપણે વાંચીએ તો આમાં જે પણ કહેવામાં આવી રહ્યું છે એ સુસંગત જણાય અને એ અધિકારને લક્ષ્યમાં ન રાખીએ અને પ્રચલિત વ્યાખ્યાઓના પૂર્વગ્રહથી આ વાંચીએ તો આપણને અહીંયા થોડું ભક્તિનો અતિરેક જણાય આ દ્રષ્ટિ અહીંયા પણ અને સર્વત્ર અમૃત રંગીણીને વાંચવા સમજવામાં રાખવી જોઈએ તો હવે જે આવી જે યોગ અવસ્થા છે એને પ્રાપ્ત કરે છે તે વ્યક્તિ એની જીવન મુક્તાવસ્થા અને એને પ્રાપ્ત થતી જે મધ્યપાતી ફલ છે એનું નિરૂપણ કર્યા પછી અહીંયા આશંકા એ કરે છે કે જે દરેક પ્રકારના દ્વંદ્વથી બહાર આવી ગયો છે હર્ષ શોક રહિત છે સ્થિર બુદ્ધિ વાળો છે એ પ્રકારનો જે બ્રહ્મ સ્વરૂપને જાણનારો એને બ્રહ્મભાવ જેવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે એને જે આજ શરીર છે એને વર્તમાન શરીર છે એનાથી જેને સર્વવિધ સુખનો અનુભવ થાય છે અને એ સુખ પણ એને અક્ષય સુખ પ્રાપ્ત થાય છે એમ કહ્યું એ સુખની પરિભાષા પ્રચલિત રીતિથી જીવન મુક્તાવસ્થા છે કે આત્માનંદની પ્રાપ્તિ છે અહીં એને ભક્તના અધિકારને લક્ષ્યમાં રાખીને ભગવત દાસ્ય એને પ્રાપ્ત થયું છે અને એ દાસ્યાત્મક સુખ એ ભોગવે છે એવો એનો અર્થ અમૃત તરંગીણીકાર કરે છે આના ઉપર અહીંયા આશંકા કરી રહ્યા છે કે અનુ લૌકિક રસ ભોગા ભાવે અનુભવ વિના કથમ અલૌકિક રસ જ્ઞાન સ્યાત અહીંયા શબ્દમાં થોડી સમસ્યા લાગે છે ટેક્સ્ટ થોડી ગડબડીમાં હોય મને એવું લાગે છે કે લૌકિક રસ ભોગા ભાવે કથમ અલૌકિક રસ જ્ઞાનમ સ્યાત એવી પંક્તિ હોવી જોઈએ અથવા તો લૌકિક રસ ભોગાનું ભવા ભાવે પણ જે હોય તે તાત્પર્ય એવો છે કે જેને લૌકિક રસના ભોગનો અનુભવ નથી એને અલૌકિક રસનું જ્ઞાન કેમ થાય એટલે લૌકિકતા અને અલૌકિકતા વચ્ચેનો તફાવત તો ત્યારે જ જાણી શકાય કે જ્યારે લૌકિકનો અનુભવ કરેલો હોય અને તદભાવે છે કથમ તદનુભવ સ્યાદ એટલે તદનો મતલબ જો વિપ્રકૃષ્ટ પદાર્થ લઈએ તો લૌકિક રસ ભોગા ભાવે થાય અને જો અલૌકિક રસ જ્ઞાનમ એટલે અલૌકિક રસ જ્ઞાના ભાવે એમ કહો તો તત્વ મતલબ તે થાય તો અલૌકિક રસનું અનુભવ ન થાય તો પછી અલૌકિક એવા ભગવાનનો પણ તદ અનુભવ એટલે ભગવાનનો પણ અનુભવ એમ થઈ શકે એવી આશંકા કરે છે એનું સમાધાન આપી રહ્યા છે કે ये हि संस्पर्शजाः भोगाः दुःखयोनय एव ते આદ્યંતવંત કૌંતેય નતેષુ રમતે બુધ પ્રચલિત અર્થ અહીંયા બુધનો તાત્પર્ય છે બુદ્ધિશાળી જે મનુષ્ય છે તે કે યોગી છે તે પણ અહીંયા આ બુધ પદ છે એ વ્યાખ્યાકારે ભગવાનના અર્થમાં લીધો છે એટલે ભગવાન આવા આદિ અને અંતવાળા જે ભોગ છે એમાં રમણ નથી કરતા એવો આશય આમાં લીધો છે સામાન્ય રીતે શ્લોકાર્થ એવો છે કે જે આ કહી જ રહ્યા છે કે સંસ્પર્શ જાહા ભોગાહા સ્પર્શવાળા ભોગ એટલે વિષય સંબંધીનો લૌકિકાહા યે અર્થાહ એટલે વિષય સંબંધી વિષય એટલે રૂપ રસગંધ સ્પર્શ આદિ જે વિષયો છે તે સંબંધી જે લૌકિક ભોગો છે એ ભોગો કેવા છે તે દુઃખ યોના એટલે દુઃખ ની યોની એટલે દુઃખનું કારણ એટલે દુઃખજનક છે ભગવત સંબંધા ભાવ ક્લેશ કારણભૂતા એટલે આજ બધા લૌકિક વિષયો છે એમાં ભગવત સંબંધ નહીં હોવાને કારણે એ ક્લેશના કારણરૂપ છે શા માટે યત આદ્યંત બનતા કેમ કે આદિ અને અંતવાળા છે આદિમંત એટલે સ્વભાવે નૈવ ઉત્પન્ના ન તો ભગવદ ઈચ્છયા એટલે આ જે વિષય સંબંધી જે લૌકિક ભોગ છે એ સ્વભાવથી એટલે પ્રકૃતિ સ્વભાવથી ઉત્પન્ન થયેલા છે ભગવદ ઈચ્છાથી નહીં અંતવંત એટલે સ્વમનોરથ પૂર્તિ એવ પૂર્ણા એટલે પોતાની જે ઈચ્છા છે વિષય ભોગની એની સાથે એ પણ સમાપ્ત થઈ જાય છે એટલે તાત્પર્ય છે કે આ ચિરસ્થાયી નથી યતસ્તે એતાદૃશા અતસ્તે તદ્ભોગકારિણ અતઃ યે તદ્ભોગકારીણ એટલે આ સંસ્પર્શ જે ભોગો છે એ કેમ કે આદિ અને અંતવાળા છે તે કારણે આવા વિષયોનો ભોગ કરનારા જે છે તે શું એ લોકોની અંદર બુધ ન રમતે ભગવાન બુધ એટલે સર્વ જાણનારા ભગવાન એમાં રમણ કરતા નથી એમને રસનું દાન કરતા નથી એમાં કૌંતેય એમ પોતાના જે પ્રિય ભક્ત છે કુંતીજી એનું સ્મરણ કરીને એને સંબોધન કરી રહ્યા છે કે મત ભાવાનુભવ યોગ્ય તું ભક્તનો દીકરો છો એટલે તું મારા આ ભાવ છે એને તું અનુભવ કરવા યોગ્ય છો એટલે તું એ નિશ્ચિત રૂપથી જાણ કે બુધ સર્વરસજ્ઞો ભગવાન સર્વરસના ને જાણનારા જે ભગવાન છે એ આવા લૌકિક વિષયોનો ભોગ કરનારા જે મનુષ્ય છે એમને ન રમતે ન રસદાનમ કરોતી એમને રસનું દાન પોતાના કરતા નથી યતો ભગવાન બુધઃ સર્વરસજ્ઞ અત તદિચ્છયા તદભોગાનુભવ સિદ્ધ એવ ભવિષ્યતિ ભાવ અને ભગવાન કેમ કે બુધઃ છે એટલે સર્વરસના જ્ઞાતા છે તેથી ભગવદ ભોગનો જે અનુભવ છે એ તો ભગવાનની ઈચ્છાથી જ સિદ્ધ થશે તે સિવાય એમાં બીજો કોઈ રસ્તો નથી એટલે આગળ જે આશંકા કરી હતી કે આ અલૌકિક રસનું જ્ઞાન કેવી રીતે થઈ શકશે અને તે વિના એનો અનુભવ કેમ થઈ શકશે તો એમાં આ એનું સમાધાન આપ્યું કે જે આદિ અને અંતવાળા વિષય ભોગ છે એમાં જેમની તત્પરતા નથી આસક્તિ નથી એવા સુપાત્ર હશે એમને ભગવાન સામે ચાલીને એ ભગવદ રસનું દાન કરશે પરંતુ જે એનાથી વિપરીત છે એને નહીં કરે તસ્માદ લૌકિક ભોગ ત્યાગે એવ ભગવત સંબંધ પ્રાપક ઇત્યાહ શક્નોતી એટલે આનો સારાંશ એ છે કે લૌકિક ભોગનો ત્યાગ થાય તો ભગવત સંબંધની પ્રાપ્તિ થઈ શકે એ વાત અહીં આગરના શ્લોકમાં નિરૂપણ કરી રહ્યા છે કે જે વ્યક્તિ પ્રાક્ષરીર વિમોક્ષણાત કામ ક્રોધોત્ভবમ વેગમ સયુક્તઃ સસુખીનરહ કે જે વ્યક્તિ પ્રાક્ષરીર વિમોક્ષણાત પ્રાક શરીર એટલે પહેલાનું શરીર એને છોડીને એટલે અલૌકિક દેહ દેહાપ્તિ કાલાત પૂર્વમ કામ ક્રોધોદ્ભવમ વેગમ સોઢુમ શક્નોતિ ઇહેવ નરહ સુખી એટલે જે વ્યક્તિ આજે એને પ્રાપ્ત થયેલું શરીર છે એને છોડીને એટલે છૂટતું નથી ત્યાં સુધી કામ ક્રોધ વગેરેના જે પ્રબલ વેગ છે એને સહન કરી શકે છે એ વ્યક્તિ અહીંયા જ એ સુખનો અનુભવ કરવાની પાત્રતા મેળવી લે છે એટલે યોગની સાધનામાં જે બાલબોધનું આપણે ધ્યાન કરીએ તો યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થતા યમ નિયમ આદિ તો યોગ માર્ગની અંદર પણ કરવા આવશ્યક છે તો યમ નિયમ આદિ જે છે એ જ આ વાત છે કે પોતાના આંતરબાહ્ય વેગ છે એને સહન કરવા અને વિષયોથી અનાસક્ત રહીને દૂર રહેવું તો એ કહી રહ્યા છે કે જ્યાં સુધી આ શરીરને મુક્ત થતું નથી ત્યાં સુધી કામક્રોધોદ્ભવમ વેગમ કામોદ્ભવમ એટલે કામથી પેદા થતું સ્વેચ્છાજનિત રસભાવાભાવજમ ક્રોધોદ્ભવમ અન્યુ તદિચ્છા પૂર્તિ તદર્શન પૂર્તિ દર્શન ક્ષોભજમ આને પણ બંને રીતે અર્થ સમજી લેવો જોઈએ સામાન્ય અર્થ એવો છે કે કામ ક્રોધના જે પ્રબલ વેગ છે એને સહન કરવા જોઈએ યોગીએ એવા વિચારથી કે આ જે પ્રાકૃત ભાવો છે એમાં એને કારણે મનુષ્યના અહંકારને કિંચિત સંતોષ થઈ જતો હોય પ્રસન્નતા મળી જતી હોય કે અહમ પોષાતો જણાય પરંતુ એ અંતત ખાડામાં નાખનારા છે એટલે એ વેગ ઉપર અંકુશ પ્રાપ્ત કરીને જો આ વર્તમાન જીવન છે એ પૂર્ણ કરી દે તો તે પછી એની આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થશે એમ બહુ લાંબી દ્રષ્ટિ રાખીને ને જો આ પરિસ્થિતિને એ જીવી જાય તો પછી સુખ વધારે પ્રાપ્ત થશે અહીંયા અર્જુનના અધિકારની દૃષ્ટિથી ભગવત સંબંધની પ્રાપ્તિના દૃષ્ટિથી આ વિવેચન વ્યાખ્યાકાર કરી રહ્યા છે કે ભક્ત જે છે એને જેને ભગવત સંયોગ પ્રાપ્ત થઈ ગયો છે એટલે પ્રત્યક્ષ છે પ્રભુ એને તો કોઈ પ્રશ્ન નથી પરંતુ જેને એ રીતે પ્રભુ પ્રત્યક્ષ નથી અને ભગવત પ્રાપ્તિની જેને એવી તીવ્ર લાલસા છે તો એના મનમાં એક લાલસા એટલે એ જે કામના છે એ કામના એને પરેશાન કરશે એટલે ઈચ્છે છે પણ પ્રાપ્ત નથી થઈ રહ્યું એ ઈચ્છા પૂરી નહીં થવાને કારણે અને અન્ય જે ભક્તો છે જેના ઉપર ભગવાનની એવી કૃપા થતી જોવા મળે છે એને કારણે એને ક્રોધ અને એ ભક્તો પ્રત્યે કોઈક જાતનો સ્પર્ધા ઈર્ષ્યાનો ભાવ પણ જાગી શકે છે પરંતુ એ ભક્તિ માર્ગીએ પોતાના એ ક્રોધના વેગને કાબુમાં રાખવો જોઈએ એ વાત અહીંયા જણાવી રહ્યા છે કે જ્યાં સુધી અલૌકિક દેહાપ્તિ કાલાત પૂર્વમ જ્યાં સુધી ભગવાન એને અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવતા નથી ત્યાં સુધી એના ભીતર પેદા થતા જે કામોદભવ છે કે મને આ જાતનો ભગવત સંયોગ પ્રાપ્ત થાય અને ક્રોધોદ્ભવ એટલે સદિચ્છા પૂર્તિ દર્શન ક્ષોભજમ કોઈક ભક્તની એવી ઈચ્છા પૂર્ણ થઈ રહી છે એને જોઈને મનમાં ક્ષોભ થાય એને કારણે ત્યાં ક્રોધ વગેરે પ્રકટ થાય એ બધું જે સોડુમ શકનોથી સહન કરી શકે છે એવો જે ભક્ત છે એ ઇહૈવ અસ્મિન એવ શરીરે યુક્ત એ અહીં જ એ યુક્ત ગણાય છે સ સુખી નર એ ભક્ત છે સુખી ગણાય છે કેમ એ જે સહન કરી લે છે અને વેગને કાબુમાં કરી લે છે એ આગળ જઈને એને અક્ષય સુખ આપનારું બને છે હવે આગળ એ આશંકા કરે છે કે નનુ સુખાવલંબના ભાવે કથમ બાહ્ય દુઃખ સહનમ ન સ્યાદ ઇત્યાશંક્યાહ યો અંતઃસુખ ઇતિ આ આશંકામાં પણ થોડી ટેક્સ્ટમાં ગડબડી જણાય છે કથમ અને ન એમાં તકલીફ છે હોવું ખરેખર એમ જોઈએ કે નનુ સુખાવલંબના ભાવે કથમ બાહ્ય દુઃખ સહનમ સ્યાત ન ન હોવું જોઈએ અથવા નનુ સુખાવલંબના ભાવે બાહ્ય દુઃખ સહનમ ન સ્યાત ત્યાં કથમ ન હોવું જોઈએ એટલે બેમાંથી કોઈ એક ન હોવું જોઈએ તો સંગત થશે તાત્પર્ય એ છે કે અહીંયા એમ કહ્યું કે કામ ક્રોધો ભવ જે વેગ છે એને સહન કરો પરંતુ સહન કરવા માટે કંઈક સુખરૂપ આલંબન તો જોઈએ ને એના વિના કેમ સહન થાય તો સુખાવલંબના ભાવે બાહ્ય દુઃખ સહનમ કથમ સ્યાત કંઈક તો આલંબન જોઈશે નહીં તો આ બાહ્ય દુઃખ છે કેવી રીતે સહન કરી શકાશે तो ये आशंका नो अ उत्तर आप योत सुखोतरा राम तथातर ज्योतिरव सयोगी ब्रह्म निर्वाणम ब्रह्म भूतो निगछती एट्ले भावात्मक स्वरूप सुखवान यो अंत सुख एट अंदर थी सुखी है અંદરથી સુખી છે મતલબ ભાવાત્મક સ્વરૂપ સુખવાન ભાવાત્મક એટલે ભગવદ રૂપ અથવા તો ભગવત પ્રેમ રૂપ જેના જે સુખનો અનુભવ કરે છે અંતરારામ એટલે અંતરેવ ભાવાત્મક સ્વરૂપે એવ ભગવદ રમણ કારણવાન અંદર જ એટલે ભાવાત્મક સ્વરૂપમાં જ ભગવદ રમણ કારણવાન ભગવાન રમણ કરે છે તે પ્રકારનું તથા અંતર જ્યોતિ એટલે અંદરથી જે જ્યોતિરૂપ છે એટલે જેનું અંદરથી જે જ્ઞાન સ્વરૂપ છે સામાન્ય અર્થ એ છે અને અહીંયા એનો તાત્પર્ય લઈ રહ્યા છે કે સંયોગ રસ સુખ સમત્વે નૈવ વિગત તાપ સુખાનુભવવાન યહ આંતર ભગવત સંયોગનો અનુભવ થવાને કારણે જેનો વિરહજન્ય તાપ છે એ ચાલી ગયો છે તે પ્રકારનો જેને અનુભવ છે તેવો અંતરજ્યોતિ એવો જે યોગી એટલે મત સંયોગ રસ યુક્તો મારા અંદર સંયોગ રસ વાળો એવો થઈને બ્રહ્મભૂત સન બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતી એટલે બ્રહ્મભૂત થઈને બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે બ્રહ્મભૂત થવાનો મતલબ અલૌકિક સ્વરૂપ હસન એ અલૌકિક સ્વરૂપ પ્રાપ્ત કરીને બ્રહ્મનિર્વાણ એટલે બ્રહ્મવદ ભગવન નિર્વાણમ લયમ લીલાત્મકતા એટલે જેવી રીતે બ્રહ્મ પોતે બધા બંધનોથી રહિત છે સ્વતંત્ર છે મુક્ત છે એ પ્રકારનું નિર્વાણ એટલે મોક્ષ કે લય અથવા એવી જ પ્રકારની લીલાત્મકતા એને પ્રાપ્ત કરે છે તો જે આ ઉપર આશંકા કરી હતી કે સુખાવલંબન ન હોવા છતાં પણ એનાથી આ બાહ્ય દુઃખ કેવી રીતે સહન થઈ શકશે તો એનું અહીંયા સમાધાન આપ્યું કે કેમ કે એને આંતર સુખનો અનુભવ છે એ કારણે એને એવું કોઈ અવલંબન નહીં હોય તો પણ એ ભગવત આંતર ભગવત સંયોગને કારણે એને જાતનો બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થશે હવે આગળ એ આશંકા કરે છે કે નનુ લીલાત્મકતા ઋષિણામ અપી દુર્લભા કથમ કેવલ ભાવવતામેવ સિદ્ધે ઉપર જે લીલાત્મકતાની વાત કહી બ્રહ્મ નિર્વાણ રૂપ એ તો ઋષિઓને પણ દુર્લભ છે એવી લીલાત્મકતા કેવલ ભાવવાળાને કેવી રીતે સિદ્ધ થશે તો એ કહી રહ્યા છે લભંતે બ્રહ્મ નિર્વાણમ ઋષય ક્ષીણ કલ્મશાહ છિન્નદ્વૈધાયતાત્માન સર્વભૂત હિતે એટલે જે ક્ષીણ કલ્મશાહ જે લોકો ક્ષીણ કલ્મશ એટલે બધા દોષ રહિત છે છિન્નદ્વૈધા જેમનો દ્વૈત ભાવ નિવૃત્ત થઈ ગયો છે જે યથાત્મન એટલે જે યત્નશીલ છે સર્વભૂત હિતે રહેતા પ્રાણી માત્રના હિત વાળા છે એવા જે ઋષિઓ છે એ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે આ એનો સામાન્ય અર્થ છે અહીંયા વિશેષ અર્થે બતાવી રહ્યા છે કે આ જે ઋષિઓ છે ક્ષીણ કલ્મશા એટલે ભગવત લીલાનુભવ ફલેતર ફલાનભિલાષીણ આ કેવા છે કે જેમને ભગવત લીલાના અનુભવ રૂપ ફલ સિવાય બીજા કોઈ ફલની જેમને અભિલાષા નથી એટલે આ પ્રકારના ફલની અભિલાષા સિવાયના ફલોની અભિલાષા વાળા હોવું એ જ દોષી હોવું છે કલ્મશ વાળા હોવું છે એવું કલ્મશ એટલે અન્ય ફલાશક્તિ જેમની ચાલી ગઈ છે એવા જે ઋષિઓ ઋષિ એટલે મંત્રદ્રષ્ટા અહીંયા ફલદર્શી નહ એટલે ફલને જે જોનારા છે અનુભવનારા છે એનો દૃષ્ટાંત આપી રહ્યા છે અગ્નિકુમાર આદિ તુલ્ય જેમ કે અગ્નિકુમાર એ બ્રહ્મ નિર્વાણમ લભંતે એ લોકો લીલાત્મકતાને પ્રાપ્ત કરે છે આવા ક્ષીણ કલ્મશ ઋષિઓ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે એ એમાં અન્ય કઈ યોગ્યતા હોવી જોઈએ તો કહે છે કે હા એટલે છિન્ન સંશયા જેમના બધા સંશયો કપાઈ ગયા છે एतत् फलेतर फलाज्ञिनः एना मतलब जो संशय એટલે ફલ સંબંધી સંशय ફલ સંબંધી એટલે લીલાત્મકતા રૂપ જે ફલ છે તે સિવાયના બીજ આ કોઈ ફલને જ જાણતા જ નથી એમાં ઉનઃ કી દર્શાહ ઓર આ ઋષિઓ કે વાચે તો તે જ યતાત્માનઃ યતત્માનઃ મૂળમાં યથાત્માના છે છિન્નદ્વૈતા યથાત્માના મૂળમાં ખોટું છપાઈ ગયું છે યથાત્માના સમજવાનું કેવલમ ભગવદાર્થિક નિષ્ઠ આત્મવંત એટલે કેવલ ભગવાનના પ્રયોજનમાં જ જેમની નિષ્ઠા છે એટલે ભગવદ અર્થ એટલે ભગવાન માટે એક એટલે માત્ર એટલે કેવલ માત્ર ભગવદ અર્થ જ જેમની નિષ્ઠા છે તેવા પુનઃ કીદૃશાહ ઓર આમના અંદર શું વિશેષતા છે સર્વભૂત હિતે રતા સર્વભૂત હિતે એટલે ભગવતી રતા સર્વભૂત હિતનો મતલબ અહીંયા સર્વભૂતોનું હિત વિચારનારા એવા ભગવાન એવો અર્થ કર્યો છે એવા ભગવાનમાં જે રત છે રતનો મતલબ અનુરાગ વાળા છે અનુરાગીણ યે તે ઋષિઓ લીલાત્મકતા પ્રાપ્તવંતી એમને આ જાતની લીલાત્મકતા પ્રાપ્ત થાય છે એવો અર્થ છે યદ્વા ભિન્નતયા સર્વ એવ લભંતે બીજો અર્થ બતાવી રહ્યા છે સ્ફુટ નથી થતું કે શું કહેવાનો મતલબ છે ભિન્નતયા સર્વ એવ લવંતે એટલે ભિન્ન હોવાથી બધા જ પ્રાપ્ત કરે છે એનો અર્થ સ્પષ્ટ નથી થતો ઋષય તત્ર નિદર્શનમ અહીંયા ઉપર જે કહ્યું કે ઋષિઓ છે આવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે ઋષિઓમાં દૃષ્ટાંત કોણ તો અગ્નિકુમાર છિન્ન છિન્નદ્વૈધા એટલે જેમના જેમના દ્વિધા જેમની કપાઈ ગઈ છે એનું દૃષ્ટાંત કોણ તો શ્રુતયો ગોપી રૂપા એટલે શ્રુતિ રૂપા ગોપીજનો યથાત્મનો એટલે વૃંદાવને પક્ષ્યાદિ રૂપા મુનય વૃંદાવનમાં જે પક્ષીવાદી અગચરો છે એમના રૂપમાં જે મુનિઓ છે તે અને સર્વભૂત હિતે રતા પુલિંદ્ય એનું દૃષ્ટાંત સમજવાનું છે પુલંદીની જે વનમાં પ્રભુના ગોચારણ માટે પધારતા વનમાં સેવા કરે છે એવમ ભાવવંત સર્વેપી પી લભંતે ભાવ એટલે અચ્છા હવે સમજમાં આવ્યું કે આને જો ઋષિના વિશેષણ તરીકે ન માનો કે ક્ષીણ કલ્મશાહ છિન્નદ્વૈધાહ यतात्मन સર્વભૂત હિતેરતા ઋષય બ્રહ્મનિર્વાણમ લભંતે એમાં ઋષિઓનું દૃષ્ટાંત ન માનો અને બધાને પૃથક પૃથક માનો તો એ લોકો બધાને પણ આ જાતનું ફલ મળે છે એમ સમજવાનું ઘણી બધી વાતો વાંચીએ ત્યારે ના આવે ભણાવીએ તો થોડી અક્કલ ચાલે આ એનો લાભ છે યદ્વા ભિન્નતયા સર્વ એવ લભંતે ભિન્નતયાનો મતલબ આ દરેક જેટલા વિશેષણો છે એને પૃથક પૃથક અધિકારી માનવાના એવા બધા પણ આ જાતનું બ્રહ્મનિર્વાણ એટલે લીલાત્મકતાને પ્રાપ્ત કરે છે અને આનું વિશેષણ માનો તો આવી આવી યોગ્યતાવાળા જે ઋષિઓ છે તે બ્રહ્મનિર્વાણ કરે છે એમ પણ એને સમજી શકાય કામક્રોધ વિયુક્તાનામ યતિનામ યતચેતસામ અવિતો બ્રહ્મ નિર્વાણમ વર્ધતે વર્તતે વિદિતાત્મના એમાં જોર એમની યોગ્યતા બતાવી રહ્યા છે કે કામ ક્રોધ જેમના સારી રીતે છૂટી ગયા છે એટલે કામ ક્રોધથી જે વિશેષ રૂપથી મુક્ત થયેલા છે એવા જે યતિઓ સંન્યાસીઓ યત ચેતસામ જે યત્નપૂર્વક ચિત્ત લગાડનારા છે સારી રીતે બધું જે જાણે છે એ પણ સારી રીતે બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે એ કહી રહ્યા છે કે ક્રોધ વિયુક્તા નામ પૂર્વોક્ત પ્રકારેણ ક્રોધ કામક્રોધ રહિતાનામ યતિનામ આગળ કહ્યું તે પ્રમાણે જેમના અંદરથી કામ ક્રોધ વગેરે સારી રીતે નીકળી ગયા છે તેવા યતિઓ એટલે પરમહંસ જેવા પરમહંસ એટલે જે શિખા સૂત્ર વસ્ત્ર આદિ બધાનો ત્યાગ કરીને દિશાઓ જેમના વસ્ત્ર છે એવા દિગંબર એવા પરમ સંન્યાસી અહીંયા એવા પરમ ભક્તો જે પ્રભુ માટે બધું છોડી ચૂક્યા છે ભગવદર્થમ સર્વ પરિત્યાગેન સ્થિતાનામ પ્રભુના માટે જેમણે બધું જ છોડી દીધું છે વૃંદાવનીય વૃક્ષાધિપત જેમ વૃંદાવન વગેરે ભગવત ધામોમાં વૃક્ષો હોય તેમ એમને પણ અહીંયા ઋષિ રૂપ જ ગણાયા છે યતચેતસામ એટલે ભગવત સ્વરૂપ અનુભવૈક પરિચિતતા નામ એટલે જેમનું ચિત્ત સદા ભગવત સ્વરૂપનો જ એકમાત્ર અનુભવ કરવામાં લાગેલું છે વિદિતાત્મનામ એટલે ભગવત સ્વરૂપ જ્ઞાનામ એટલે ભગવત સ્વરૂપને જાણનારા આત્મનામ અહીંયા આત્મા એ પોતાના જીવાત્માનો પણ થઈ શકે મતલબ પણ વ્યાખ્યા કરી અહીંયા પરમાત્માના અર્થમાં લઈ રહ્યા છે કે જે ભગવત સ્વરૂપને સારી રીતે જાણે છે અને એ અભિતઃ બ્રહ્મ નિર્વાણમ વર્તતે એટલે સર્વજન્મસુ સર્વદીક્ષુવા આવા જે છે એ બધા જન્મોમાં અથવા તો ચારે તરફ સર્વત્ર બ્રહ્મ નિર્વાણને અનુસરે છે પ્રાપ્ત કરે છે બ્રહ્મ નિર્વાણનો મતલબ લીલાત્મકતાને સર્વત્ર એમને પ્રભુની સચ્ચિદાનંદાત્મકતા પ્રકટ છે સર્વત્ર પ્રભુની નિત્ય લીલા છે એનો અનુભવ કરવા સમર્થ થાય છે તત્વોને કે જે ભગવત સ્વરૂપને જાણનારા છે કેવલ ભગવત સ્વરૂપના અનુભવમાં જ એમનું ચિત્ત લાગેલું છે જેમણે પ્રભુના માટે સર્વ કંઈ પરિત્યાગ કર્યો છે કામ ક્રોધ વગેરે જે ભગવત વિપ્રયોગના અનુભવમાં જેમને કે અન્ય કોઈ ભક્તના સૌભાગ્યને કારણે જેમને કામાદિ કે ક્રોધાદિ થતા નથી આવી યોગ્યતાવાળા જે છે એમને આવું બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે યથા વૃંદાવને વૃક્ષેશુ સન્મૂલેશુ પરિતશ્ચ ક્રીડતી તથા ઇતિ ભાવ જેમ વૃંદાવનાદિમાં વૃક્ષના મૂલમાં એટલે વૃક્ષો વૃંદાવનના વૃક્ષ વગેરે નીચે જેમ સર્વત્ર ભગવત ક્રીડા હોય છે એવો પ્રકટ અનુભવ જેમને થાય છે તેવું આ જે યતિઓ છે એમને પણ થાય છે હવે આગળ કહી રહ્યા છે કે નનુ સ્પર્શાભાવરૂપા સ્થિતિ અતિ કઠિનાત સ્પર્શ સંગેપી યા પ્રાપ્તિ સ્યાત સ્પર્શજ બંધા ભાવે ન તથા ભવે ઇત્યભિપ્રાયણ આહ અહીંયા સુધીનો જે નિરૂપણ છે એમાં ક્યાં પણ એવો ભગવત સાક્ષાત સંગ નો અનુભવ નથી એનું નિરૂપણ નથી या प्राप्ति स्यात् स्पर्शज બંધા ભાવે ન તથા ભવે ઇત્યભિપ્રાયણા આ પણ થોડું જટિલ છે આજે અત્યારે બહુ સ્ફુટ નથી થઈ રહ્યું વ્યાખ્યા શ્લોકની જોયા પછી કંઈક સમજમાં આવશે તો કહીશ કેમકે આમાં પાઠભેદ પણ છે બે એકમાં સ્પર્શ ભાવ છે ને અહીંયા એક સ્પર્શા ભાવ છે બીજામાં સ્પર્શ સંગેપીમાં સ્પર્શ સંયોગ એવું પણ છે પણ ખેર મૂળ જે શ્લોક છે એમાં એ વાત કહેવામાં આવી રહી છે પ્રચલિત અર્થ એવો છે કે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન બાહ્યાન સ્પર્શાન બહિકૃત્વા બાહ્ય સ્પર્શોને દૂર કરીને એટલે ઇન્દ્રિયોને વિષયથી વિમુખ કરીને ચક્ષુષૈવાંતરે ભ્રુવો બંને જે ભ્રકુટી છે એની વચ્ચે ચક્ષુ ને કેન્દ્રિત કરીને પ્રાણાપાનવ સમૂહ પ્રાણ અને અપાન બંને વાયુ છે એને સમાન કરીને એટલે એનો નિગ્રહ કરીને નાસાભ્યંતર ચારિણવ આમાં ચારિણવ થઈ ગયું છે અશુદ્ધિ છે સુધારી લેજો એટલે નાસિકા છે એનાથી પ્રાણવાયુ અંદર જાય અને ઉચ્છવાસના રૂપમાં અંદરનો વાયુ બહાર જાય પણ એ બંનેને અંદર બહાર ન જવા દઈને એને જે નાસાના અંદર જ એને વિચરિત કરતો રહે એવી સ્થિતિ એટલે કુંભક પ્રાણાયામ યતેન્દ્રિય મનોબુદ્ધિ એટલે મન બુદ્ધિ વગેરે છે એને સારી રીતે અંકુશમાં જે રાખે છે તે એવો જે મુનિ છે મોક્ષપરાયણ મોક્ષ માટે જેની લાલસા છે વિગત ઈચ્છા ભય ક્રોધ જેની ઈચ્છા ભય ક્રોધ બધા ચાલ્યા ગયા છે એ તો સદા મુક્ત જ છે એમ સમજવું જોઈએ આમાં જે મુખ્ય વાત સમજાવવા ભગવાન એ માંગી રહ્યા છે સામાન્ય દ્રષ્ટિથી જે નિરૂપણ છે એમાં કે વિષયનો જે સ્પર્શ છે વિષયનો સ્પર્શ મતલબ રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ વગેરે એ સૌથી વધારે વિઘ્નકારી છે યોગીના માટે એટલે કેમ કે યોગી જે છે એ બાહ્ય વિષયોનો ત્યાગ તો કરી નથી રહ્યો વિષયો વચ્ચે છે તો વિષયોનો સંસર્ગથી એ બચી શકવું એના માટે મુશ્કેલ છે તો આવશ્યક એ છે કે જ્યાં છે ત્યાં બને એટલા વિષયોના સંસ્પર્શથી એ દૂર રહે અને પોતાની જે ઇન્દ્રિયોની વૃત્તિઓ છે એને બહાર તરફ જે વળેલી છે એને અંદર તરફ વારીને એને રાખે તો બધા વિષયોમાં ઘેરાયેલો હોય તેમ છતાં પણ એ મુક્ત જેવો રહી શકે છે એટલે સ્પર્શ ભાવ રૂપા સ્થિતિ અતિ કઠિના जो स्पर्शाभाव का पाठ न लीए शंका में तो निरंतर स्पर्श में रहे स्थिति है विषयों स्पर्श में रहे स्थिति है बहु कठिन अतः स्पर्श संगे भी या प्राप्ति सैत स्पर्शज बंधा भावे न तथा भवे एट्ले योगी ने के मुनि ने स्पर्शना संघ में जो आ जातनी મુક્તિનો અનુભવ જો થઈ શકે તો એ સ્પર્શના બંધનથી છૂટ્યા પછી એવો ન થઈ શકે એટલે વિપરીત પરિસ્થિતિમાં જે આપણને સિદ્ધિની અનુભૂતિ થાય એ સામે કોઈ જાતનું ઘર્ષણ જ ન હોય કોઈ જાતનો વિરોધ જ ન હોય અને આપણે એમને એમ બાધા વિના કોઈ સ્થાન ઉપર પહોંચી જઈએ તો એને કેમ થાય એટલે જે સંન્યાસીની તુલનામાં યોગીની અહીંયા એ પરિસ્થિતિને વર્ણવી રહ્યા છે કે સંન્યાસી તો વિષયોને છોડીને કે ડરીને ભાગીને એ વિષયનો નાશ કરીને એને ચાલ્યો જાય છે તો એને તો કોઈ વિષયોનું એવું સંઘર્ષ કરવો નથી પડતો પણ અહીંયા તો વિષયોની વચ્ચે રહીને એને આ સાધના કરવાની છે તો એને સિદ્ધિનો અહેસાસ પણ એટલો પ્રબલ થાય છે કંઈક એવો આશય જણાય છે એટલે કહી રહ્યા છે કે બહિ બાહ્યાન સ્પર્શાન કૃત્વા એટલે બાહ્યાન લૌકિકાન સ્પર્શાન ઇન્દ્રિયાદિ વિષય ભોગાન બહિ કૃત્વા એટલે તેશુ ઉત્તમાદ્ય ભાવીને પ્રારબ્ધ કર્મ ભોગવત કૃત્વા એટલે એ જે વિષયો છે એના ભોગમાં કોઈ ઉત્તમતાનો ભાવ ન રાખીને પ્રારબ્ધ કર્મને ભોગવવાની દ્રષ્ટિથી વિષયો આવી પડ્યા હોય તો એનો અનાસક્ત ભાવથી ભોગ કરતા રહો ન પુનઃ ભ્રુવો કાલ યમ રૂપયો હો ભ્રુવ બે આ ભ્રુવ છે એને અહીંયા એકને કાલ અને એકને યમરૂપ કહી છે તો એની વચ્ચે દ્રષ્ટિ રાખો એટલે એક તરફ કાલ છે બીજી તરફ યમ છે અને એની વચ્ચે આપણે લટકી રહ્યા છીએ અંતરૈવ ચક્ષુ દ્રષ્ટિમ કૃત્વા એટલે કાલ યમ મધ્યે મરણ રૂપો અસ્મી એક તરફ કાલ છે બીજી તરફ યમ છે એની વચ્ચે હું મરણરૂપ હું અહીંયા પડ્યો છું એવી દ્રષ્ટિ રાખીને નાસાભ્યંતરચારીણવ એટલે જે પ્રાણ અને અપાન જે વાયુ છે એને નાસાની અંદર કુંભક પ્રાણાયામથી રોકીને પ્રાણાપાનો ઉર્ધ્વાદો ગતિ રૂપવું પ્રાણ છે એ ઉર્ધ્વ અને અપાન છે એ અધોગતિ રૂપ જે વાયુ છે એને અહીંયા એમ જાણે કે સંયોગ પ્રયોગ સુખાનુભવ જેવું છે જેમ પ્રાણવાયુ લેવાથી આપણને જીવનનો સંચાર થતો જણાય અને એ પ્રાણવાયુનો જે વિયોગ થાય એનાથી આપણને વિપ્રયોગનો અનુભવ થાય એટલે જીવન આપણું ચાલી જઈ રહ્યું છે એવો અહેસાસ થાય પણ એ બંનેને સમૌ એક સમાન કરીને જે મોક્ષપરાયણ છે એટલે વિષયાદિ ત્યાગ પર છે અને જેની વિગત ઈચ્છા ભય ક્રોધો ભૂતવા ઈચ્છા ભય ક્રોધ વગેરે નો ત્યાગ કરીને જે મુનિ યતેન્દ્રિય મનોબુદ્ધિ સન જે સદા મુનિ મનનશીલ થાય છે એ સ્પર્શાદેવી મુક્ત એવ ત્યાદિત્યર્થ તો આ જાતનો જે મુનિ થશે તો આ વિષયોનો જે સ્પર્શ છે ઇન્દ્રિયોને થનારો એનાથી પણ એ મુક્ત થઈ જશે એટલે આગળ જે કહ્યું છે કે સ્પર્શભાવ રૂપા સ્થિતિ અતિ કઠિના વિષયોના સ્પર્શવાળી સ્થિતિ યોગીના માટે અતિ કઠિન છે પણ એ કઠિનતાને જો એ આ પદ્ધતિથી યોગ સાધના કરે તો એ કઠિનતાને પણ એ પાર પાડી શકે છે જેમ હમણાં મોદીએ કહ્યું ને કે મનમોહનસિંહજી રેનકોટ પહેરીને બાથરૂમમાં નાહી દીધા એટલે નાયા તો પણ કોરા ને કોરા રહ્યા એમ આજે મુનિ છે એ વિષયોની અંદર હોવા છતાં પણ અંતર્નિષ્ઠ થઈ જવાને કારણે વિષયો એને પ્રભાવિત નથી કરી શકતા એવી સ્થિતિ એને પ્રાપ્ત થઈ શકે છે તો કહે છે કે નનુ કથમ એતાવન માત્રેણ સ્પર્શાદિ મોક્ષ સ્યાદ આટલો માત્રથી એ સ્પર્શ વગેરેથી મુક્ત કેવી રીતે થઈ શકશે તાત્પર્ય છે કે જે વિષયો છે પોતાનો પ્રભાવ તો બતાવશે ને તો ઇત્યાશંક્યા ભૂક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતી ભગવાન અહીંયા અંતિમ શ્લોકમાં આ આખી સાધના છે એના વિવરણને પોતાના તરફ વળાંક આપી રહ્યા છે અહીંયા સુધી ભગવાને સ્ફુટ શબ્દોમાં યોગ સાધનામાં પોતાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી પણ અહીંયા ભગવાન આ વાતને કહી રહ્યા છે કે અત્યાર સુધીની જો સાધના પ્રભુ સંબંધ રહિત હશે તો તો એ જેમ જૈન બૌદ્ધોની અંદર કોઈ ઈશ્વરનો સંસર્ગ નથી કોઈ ભક્તિનો કે શરણાગતિનો દ્રષ્ટિકોણ નથી એવો વ્યક્તિ શુષ્ક વૈરાગ્ય ત્યાગની સાધના કરીને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો હશે પણ એને કોઈ એવી જાતની મુક્તિ પ્રાપ્ત ન થઈ શકે પણ અહીંયા તો આ જે કંઈ પણ કરે છે એ તપસ્યા હોય યોગ હોય ત્યાગ હોય વૈરાગ્ય હોય આ બધા જેટલી પણ સાધના છે એનો ભોગતા હું છું કે આ સર્વલોકનો મહેશ્વર છું દરેક પ્રાણી માત્રનો સુરત છું એવું જાણશે આવો યોગી સાધક તો તો એ શાંતિને પ્રાપ્ત કરશે એટલે આટલું કરનારો જો ભગવત સંબંધ રહિત હશે એની સાધના તો તો એનું કશું વરવાનું નથી પણ ભગવત સંબંધ વાળો હશે તો અવશ્ય એનું કલ્યાણ થશે એ કહી રહ્યા છે કે યજ્ઞ તપસામ ભોગતારમ યજ્ઞ તપશ્ચર્યા ઇત્યાદિથી જે પણ પુણ્ય ઉપાર્જિત થાય કે જે કંઈ તપ વગેરેથી તપ પેદા થતું હોય તપો તેજ એનો ભોગતા તાપોદ્ભૂત રસભોગતારમ એનો ભોગતા હું છું સર્વલોક મહેશ્વરમ એટલે સક્રીડાર્થમ જગત કરતારમ આ સમગ્ર લોકનો મહાન ઈશ્વર એટલે મારી ક્રીડા માટે મેં આ જગતને પેદા કર્યું છે તેવો સર્વભૂતાનામ સુરદમ એટલે ભક્તિ મુક્તિ સ્વરૂપ રસાદી દાને ન હું જ બધાને ભક્તિ મુક્તિ રૂપ ફલ પ્રદાન કરું છું એ રીતે દરેક પ્રાણી છે એનો હું સુરત છું હૃદય છું એતાદશમ મામ જ્ઞાતવા આવી રીતે મને જાણીને લૌકિકાત શાંતિમ પ્રાપ્ત પ્રાપ્નોતી એ આ જે લૌકિક કષ્ટ છે એનાથી એ મુક્તિ શાંતિ પ્રાપ્ત કરી લે છે એમ કહીને ભગવાને આ પૂરી જે સાધના છે એને પોતાના કેન્દ્રમાં રાખીને એને કરેલી હોય તો સફળ થાય છે એવું નિરૂપણ કરીને સંન્યાસ રૂપ કથનાથ મનોવૈકલ્પિકમ ભ્રમમ નાશયામાસ કૌંતેય કૃષ્ણ વ્યાજ્યાત્મતો સ્મિતમ કૌંતેય પ્રશ્ન વ્યાજાત કૌંતે અર્જુનના પ્રશ્નના વ્યાજથી એટલે એના બહાને સંન્યાસ રૂપ કથનાત સંન્યાસ સ્વરૂપનું કથન કરીને જેમણે મનોવૈકલ્પિકમ ભ્રમમ અર્જુનના મનમાં વિકલ્પના રૂપમાં પેદા થયેલા જે ભ્રમ છે એને નાશયા માસ એનો નાશ કરી દીધો છે એવા ભગવાન છે એને હું અહીંયા નમન કરું છું આમ અંતિમ કારિકામાં અમૃત તરંગીણીકારે એમનું આનું સમાધાન કર્યું એ અર્જુનના પ્રશ્નના બહાને પ્રભુએ સંન્યાસના સ્વરૂપનું અહીંયા કથન કર્યું અને તે બહાને તે રીતે મનમાં પેદા થયેલા જેટલા પણ વિકલ્પો જે ભ્રાંતિઓ છે એને દૂર કરી દીધા અહીંયા આ પાંચમો અધ્યાય સંપન્ન થઈ રહ્યો છે આ સંબંધમાં કંઈ જિજ્ઞાસા વગેરે હોય પૂરા અધ્યાયના સંબંધમાં તો આવતી વખતે આપણે એ પ્રશ્નોત્તર લઈ રહીશું અત્યારે સમય પણ થયો છે તો આજનો ક્રમ અહીંયા રાખીએ Thank you.